એ આવો આવો આવી ગયા બધા હું છું વાર્તા કહેનારો અરે વાહ આજે તો ભાવનગરથી કૃદંત અને જાહ્નવ આવ્યા છે વડોદરાથી દર્શ અને અથર્વ આવ્યા છે વાર્તા સાંભળવા અરે વાહ ભાઈ સાંભળો સાંભળો આજે હું તમને લાઠા દાદાની વાર્તા કહેવાનો છું વાર્તાનું નામ છે ચોટડુક સાંભળજો એક ગામ હતું એનું નામ કમળપુર એ કમળપુર ગામની પાસેથી એક કનક નામની નદી વહેતી હતી દૂરના ડુંગરેથી એ રમતી ભમતી અહીં આવે અને કમળપુરને છેક અડીને ખળખળ ખળખળ વહેતી આગળ વધે આ કમળપુરમાં બકો નામનો એક છોકરો રે સાવ ભોળો ભટાક અથર્વની જેવો ભણવે ગણવે સેજ ઓછો પણ મનનો બહુ ચોખ્ખો સદા સાચું જ બોલે સાચાઈથી જ વર્તે ખોટું તો ક્યારેય બોલે જ નહીં બકાને ભણવાની નિશાળ આ નદીની સાવ નજીક રોજ એને શાળાએ જતા નદી જોવા મળે ભાઈ આપણા બકાને નદીની જબરી પ્રી તો એને તો બહુ ગમે નદી રોજ એને જુએ ને એના જળમાં પગ જબોળે હવે એક વેળાની વાત નિશાળેથી છૂટીને આવતા બકો નદી જોવામાં તલ્લીન હતો અને એના પગમાં એક કાંટો વાગી ગયો કાંટાની એને ભારે પીડા થઈ હો જળ પાસે જઈને એણે તો પગ જબોળો પાણીમાં થોડીક ટાઢક થઈ પણ પીડા ન ગઈ બહુ દુખે બહુ દુખે પગ તો બકાની આંખમાં આંસુ આવી ગયા ત્યાં અવાજ આવ્યો બકા મને છોડાવને બકાએ જોયું તો એક સોનેરી રૂપેરી માછલી નદી કાંઠે બાવળની ડાળ પર લટકતી હતી કોઈએ નદીમાંથી ઉપાડીને એને બાવળની ડાળ પર દોરીથી બાંધી દીધી હતી લો બોલો બકાએ માછલીને હળવે રહીને છૂટી કરી છૂટતાની સાથે માછલી એક રૂપાળી પરી બની ગયો એક જળ રાક્ષસે એને મારી ખાવા માછલી બનાવી હતી પરીને ને પહેલા નદીમાં અને પછી ઝાડે લટકાવી હતી કદી જૂઠું બોલી ન હોય એવી વ્યક્તિ જ એનો અવાજ સાંભળી શકે એને જોઈ શકે અને એને છોડાવી શકે સાચા બોલા બકાએ એને છોડાવી તેથી એણે બકાના પગનો કાંટો કાઢી દીધો પાછો ઉપર ધીમેથી હાથ પણ ફેરવો એથી બકાની પીડા ગાયબ થઈ ગઈ પરી તો બકા ઉપર ખુશ થઈ હતી એટલે એણે એને એક વિદ્યા શીખવાડી જાદુ શીખવાડ્યું એ વિદ્યા ચમત્કારી હતી અને સાચું બોલતા હોય એવા ચોખ્ખા મનવાળા જે શીખી શકે એમ હતું ભાઈ એ વિદ્યા એવી હતી કે બકો જેને પણ ચોટડું એમ કે એના હાથ પગ ચોંટી જાય એ ધારે એ વ્યક્તિ કે વસ્તુને ચોંટાડી દઈ શકે પછી જ્યારે છૂટડુક બોલે ત્યારે જે છૂટી શકે પરી તો વિદ્યા શીખવાડીને અદૃશ્ય થઈ ગઈ બકાએ તો તરત જ વિદ્યા અજમાવવી શરૂ કરી નદીને કાંઠે એક બગલું એક નાના માછલાને પકડવા જતું હતું બકાએ જોયું ને એને માછલાની દયા આવી બગલા તરફ તાકીને બોલ્યો ચોટડુક કે ધરત બગલું અધ્ધર પગે ને અધ્ધર ચાંચે એમ જ રહી ગયું અને માછલું બચીને નાસી ગયું પછી બકો છૂટડુક બોલ્યો કે બગલું મૂળ સ્થિતિમાં આવ્યું ને ઉડી ગયું <laughs> બકો આગળ વધ્યો નદીની રેતમાં ઊંચેથી એક કાગડો દેડકાને પકડવા જ આવતો હતો બકાને દેડકાને બચાવવાનું મન થયું દેડકા તરફ આવતા કાગડાને જોઈને બોલો ચોટલુક ને કાગડો એની અડધી ઉડ સાથે જ અધ્ધર હવામાં લટકી રહ્યો બોલો દેડકો કૂદતો કૂદતો કૂદતો નદીના પાણીમાં ચાલ્યો ગયો અને બચી ગયો બકો પછી કાગડા તરફ તાકીને બોલ્યો છૂટડુક ને કાગડાનો માંડ છુટકારો થયો બકાને તો ભારે ગમત પડી એ ઘેર આવવા નીકળો ફળિયામાં એનો ભાઈબંધ ભોપો ઝાડ વીંટીને ભમરડો ફેરવવા જતો હતો ત્યાં બકો બોલ્યો ચોટલુક ને ભોપાનો હવામાં ફંગોળાયેલો હાથ આમ સ્થિર થઈ ગયો હો ભોપો તો રડવા જેવો થયો અને બકાએ છૂટડુક બોલી એને ફરી ભમરડો ફેરવતો કરી દીધો બકો આગળ વધ્યો એ વિદ્યા અજમાવતો જ રહ્યો મોતિયો કૂતરો એની પાળેલી બિલાડીને પકડવા ધસતો હતો અને બકાએ એને સ્થિર કરી દીધો કાશી ભાભીને માથે ભરેલા બેડા સાથે અધવચ્ચ રસ્તામાં સ્થિર કરી દીધા એને કાશી ભાભીને પછી બેઉને છૂટડુંક કહીને માન છૂટા કર્યા બધાને બકાની આ વિદ્યા જોવાની ગમ્મત પડવા લાગી કોઈ એને છોડે જ નહીં સૌ એની પાછળ પાછળ ફર્યા કરે કમળપુર ગામની પાસે એક મોટું જંગલ હતું એમાં માણસ ખાવ વાઘ આવ્યો એક વખત ગામ લોકોએ બકાને વિનંતી કરી બકો જંગલમાં પહોંચી ગયો હો બે જુવાન ખેડૂતો બંદૂક સાથે ઘોડે ચડીને એની મદદમાં ગયા બકો આગળ વધ્યો ઝાડીમાં એણે વીજળી જેવી તગતગતી બે આંખો જોઈ એ બરાબર ખાતરી કરવા જાય ત્યાં તો વાઘ કૂદ્યો પણ બકો બોલ્યો ચોટલુક અને વાઘ જમીનથી અધ્ધર રહી ગયો બકાએ ખેડૂતોને બંદૂક પણ ન વાપરવા દીધી કે ભાઈ બંદૂકથી ગોળી ન મારતા લોકો વાઘને અધ્ધર તોડાયેલો જોવા ઉમટી પડ્યા હો નાના છોકરા તો બાપને ખભે ચડી વાઘની પીઠ પર ને પૂંછડી પર હાથ ફેરવે નજીકમાં આવેલા સર્કસના માલિકને એની જાણ થઈ એણે ત્યાં આવી અને બકા સાથે વાઘ ખરીદવાનો સોદો કર્યો સર્કસમાં લઈ જવા માટે બકાએ પાંચ હજાર રૂપિયા નક્કી કર્યા સર્કસનો માલિક પાંજરું લઈને હાજર થઈ ગયો પાંજરાનો દરવાજો ઉઘાડી નાખી એના માણસો દૂર ઊભા રહ્યા બકો બોલો છૂટડુક ને વાઘ સીધો જ પાંજરામાં આવી ગયો ભાઈ દૂર ઉભેલા માણસોએ પાંજરાનો દરવાજો બંધ કરી દીધો સર્કસના માલિકે બોલ્યા પ્રમાણે પાંચ હજાર રૂપિયા બકાને ગણી દીધા હાલે ભાઈ તારા પૈસા અને બકાએ કમળપુર ગામમાં પાંચ હજાર રૂપિયા ખર્ચીને એક પાક્કો કૂવો કરાવી આપ્યો અને લોકોનું પાણીનું દુઃખ દૂર કર્યું બોલો તો આવીને મજા ચાલો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશ ભાઈ આવજો